જે જીજુ બરોડાથી છે બાકી બરોડાથી કોઈ જોડાયું નથી આવો પ્રીતિબેન હા જે ઓનલાઈન છે શરૂ કરો હા હા હા ચાલુ કરું ને પચીસમો શ્લોક જે હા જે પણ હોય હા જીજી ઉત્સાનિકા હા અલકા બોલું છું બરોડાથી જીજી સંગત પ્રણામ હેલો હા હા બોલો બોલો હા પચીસમો શ્લોક કરું છું જીજી આગળ તત્વમૂર્તિ ભગવાનનું જ પૂજન કરવું આગળ તત્વમૂર્તિ ભગવાનનું જ પૂજન કરવું એ વાત કરી કહીને જીવના મુખ્યપણાથી ત્રણ પ્રકાર અને ત્રણ પ્રકારના ભેદ અને બ્રહ્મના ત્રણ પ્રકારે ભેદ સમજાવીને તત્વમૂર્તિ ભગવાનનું જ જેને ભજન કર્યું છે એનું હવે પ્રમાણ બતાવે છે પચીસમા શ્લોકમાં બેજીરે મુનયોથાગ્રે ભગવંતમ અધોક્ષજમ સત્વમ વિશુદ્ધમ ક્ષેમાય કલ્પંતે એનું તાન હિ ઇહ પહેલા મુનિઓએ પાછળથી ઇન્દ્રિયોથી જેમનું જ્ઞાન થતું નથી તેવા વિશ્વ વિશુદ્ધ સત્વરૂપ ભગવાનનું ભજન કરેલું જેઓ તેઓને અનુસરનારા છે તેઓ અહીં કલ્યાણ પ્રાપ્ત કરવા યોગ્ય થયા છે એટલે કે પહેલા મુનિઓએ ઇન્દ્રિયોથી જેમનું જ્ઞાન થતું નથી તેવા વિશુદ્ધ સત્વરૂપ ભગવાનનું પાછળથી ભજન કરેલું જેઓ તેઓને અનુસરનારા છે એટલે કે જે જે અનુસરનારા મુનિઓને અનુસરનારા છે પાછળથી તેઓ અહીં કલ્યાણ પ્રાપ્ત કરવા યોગ્ય થયા છે મુનિઓ પોતાના માટેના ભજનમાં ભગવાનનું ભજન કરેલું એટલે કે મુનિએ પોતાના પોતાના માટેના ભજનમાં જ ભગવાન પોતા ભગવાનનું ભજન કરેલું બેજીરે ક્રિયાપદ આત્મને પદનું બહુ વચનમાં છે તેથી દ્રઢ સદાચાર જણાવ્યો છે એટલે કે મુનિઓએ આ વિશુદ્ધ સત્વરૂપનું ભજન કર્યું એ સદાચાર એ મુનિઓનો દ્રઢ સદાચાર જણાવ્યો છે મુનિઓ શબ્દથી ભજન કરનારામાં દોષ ન હોવાનું કહેલું છે મનન સુધીના પદાર્થોનું આચરણ થી સત્વ કહેલ છે પાછળથી શબ્દ પાછળથી શબ્દથી અજ્ઞાન દશામાં તેવું ભજન કર્યું ન હતું એમ જણાવ્યું છે એટલે કે અજ્ઞાન દશામાં તેવું ભજન નહોતું કર્યું પણ જ્યારે જ્યારે એમને જ્ઞાન થયું પછી એમને આ ભજન કર્યું એમ મુનિઓ થઈને મનન કર્યા પછી ભજન કરેલું એવો અર્થ છે પહેલા કૃત યુગ માં એ વાક્ય પ્રમાણે પહેલા એટલે સત્ય સત્ય યુગ માં ભગવાન અધોક્ષજ એટલે ઇન્દ્રિયો થી જેમનું જ્ઞાન થતું નથી તેવા એ બે શબ્દો થી બ્રહ્મપણું અને અલૌકિક રૂપપણું અનુક્રમે કહેલા છે ઉપાધિ મુખ્ય છે એમ જણાવવા માટે સત્વમ એમ એ બે શબ્દો સાથે એક વિભક્તિમાં મૂકેલ છે વિશુદ્ધ વિશેષણથી બ્રહ્મા વગેરેમાં રહેલું તત્વ આ નથી એમ જણાવ્યું છે તેઓને શું ફલ પ્રાપ્ત થયું એ જાણવાની ઈચ્છા થાય તેથી તેઓને અનુસરનારા કલ્યાણ પ્રાપ્ત કરવા યોગ્ય છે યોગ્ય થાય છે શબ્દથી એમ કહે છે કે તેઓના ફલનું શું તેઓના ફલનું શું કેવું તેઓના સેવકોને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે એટલે જે મુનિઓ જે અનુસર જે કર્યું છે એ પ્રમાણે એમના સેવકો બી કરશે તો એમને શું ફલ પ્રાપ્ત તેમને તો મોક્ષ થાય છે તો એમનું તો શું જે મુનિઓ છે એમનું તો શું ફળ થાય એમ તેઓના સેવકોને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે જેઓ તેઓને અનુસરનારા છે એટલે જે તેઓના સેવકો છે અથવા તેમના માર્ગમાં રહેલા છે તેઓ પણ કલ્યાણ એટલે સ્વરૂપાનંદ પ્રાપ્ત કરવા યોગ્ય થયા છે એવો અર્થ છે અને તે પણ અહીં જ બીજા ભાવમાં નહીં તેથી સત્વરૂપ બ્રહ્મ તરત જ શુભ ફલ પ્રાપ્ત કરાવનારું હોવાથી તેની જ સેવા કરવી એમ કહ્યું એટલે જે જે મને એમાં સમજે કે જે મુનિઓ છે એમને જે કર્યું એમને અનુસરનારા પાછળથી કલ્યાણ એમનું પણ કલ્યાણ પ્રાપ્ત થાય છે શુદ્ધ સત્સ્વરૂપનું જે ભજન કર્યું મુનિઓએ એમને અનુસરનારા હવે આ જેવો અને તેઓમાં જે જે આ જેવો એટલે આ સૂત અને સૌલગથી લેવાય એમાં નહીં નહીં આ તો કૃતિયુગની વાત કહી રહ્યા છે ને આ તો સૂત અને સૌનક તો અત્યારે છે દ્વાપરના ને કલીના સંધિકાલમાં હા એટલે સતયુગમાં જે મુનિઓ થયા એમની વાત છે આ એમનો પરંપરા બતાવી રહ્યા છે શ્લોકની સ્થાનિકામાં કહ્યું ને કે અત્ર સદાચારમ પ્રમાણયતી સત્પુરુષોનો જે આચાર છે આ સંબંધમાં સત્પુરુષો કોનું ભજન કરતા હતા એની જે પરંપરા છે એ પરંપરાને અહીંયા કહી રહ્યા છે આગળ સૌનક નો અહિયાં પ્રસંગ નથી તો જે છે કઈ રીતના જોડાશે આમાં કઈ ખ્યાલ નથી આવતો ઉત્થાનિકા નો વિષય આખો અલગ હતો અને આ સદાચાર નું પ્રમાણ એટલે સદાચારની તો આગળ કોઈ વાત કરી નથી તો પ્રમાણ કઈ રીતના કયા સંદર્ભમાં આપી રહ્યા છે સદાચાર એટલે સત્પુરુષોની પરંપરા સદાચાર નો મતલબ છોવાવું નાવું હાથ ખાસા કરવા એ મતલબ નથી એટલે સદાચારની એટલે આગલામાં તો એ એ શબ્દ જ નથી સત્વની છે ને અહીંયા વાત તો એટલે સત્વ કેમ કેળવવું એના માટે આ સાધન શું છે એ બતાવી રહ્યા છે એવું એટલે સત્વગુણના અધિષ્ઠાતાની ની પરંપરા એનો સદાચાર આમાં છે બીજા કોઈને કઈ હેલો પ્રણવજીજી હજી બાવીસ અત્યારે એટલે એમ આવ્યું કે એ પ્રમાણે આખા પ્રકરણનો અર્થ કહીને પુરુષના પ્રયત્નનો કે અંત આવે છે એવો સંદેહ થતા પુરુષે કઈ બાબતમાં પ્રયત્ન કરવાનો છે તે નીચેના શ્લોકમાં કહે છે હવે એ શ્લોકની અંદર જે એવું કહ્યું કે જો ભગવાનની પ્રસન્નતા કરનારી વાસુદેવ ભગવાનની ભક્તિ નિત્ય કરે ત્યાં સુધી પ્રકરણનો અર્થ પૂરો થયો અને પછી તરત જ અત્યાર સુધી એટલે આ દ્વિતીય સ્કંદ દ્વિતીય અધ્યાયના અત્યાર સુધીના બાવીસમાં શ્લોકમાં તો ભગવાન વાસુદેવની ભક્તિની જ વાત આવી અને અગિયારમાં શ્લોકમાં તો એ પણ સ્પષ્ટ કરી દીધું કે એ અદ્વિતીય જે તત્વ છે કયું તત્વ તો કે એ અદ્વિતીય તત્વ અદ્વૈત કે જેને આપણે બ્રહ્મા અરે બ્રહ્મ પરમાત્મા અને ભગવાન કહીએ છીએ એ તત્વની અહીંયા વાત ચાલી છે એટલે તત્વ શોધનની વાત આવતી હતી ત્યારે આ વાતો પછીના શ્લોકમાં સ્પષ્ટ કરી કે તત્વ કયું તો કે જેને આપણે બ્રહ્મ પરમાત્મા અને ભગવાન કહીએ છીએ એ તત્વ અને એની વાત અહીંયા બાવીસમાં શ્લોક સુધી પૂરી થઈ પછી અચાનક આ ગુણો અને ગુણોના અધિષ્ઠાતા દેવતા અને એમનો ભજનનો પ્રકાર અને એમના ભજન કરવાવાળાનો પ્રકાર એ અચાનક કેવી રીતે જે અહીંયા આવ્યું આ જે લોકોનો આ શ્લોક હતો એ ખુલાસો કરી શકશે પ્રયાસ કરો બતાવ્યું ને કે ભક્તિ ભક્તિ કોની કરવાની તો કે સત્વગુણમાં પ્રગટ થયેલા ભગવાનની કરવાની એટલે હવે આ આ પરંપરા આ સદાચારની જે હમણાં વાત કરી પરંપરા હવે આવે છે કે ભક્તિ કોની આગળ ભક્તિથી આ બધું પ્રાપ્ત થશે જે જ્ઞાન જે છે એવું પ્રાપ્ત થશે કે જેમાં તમને અંતકરણમાં ભગવાનનો સાક્ષાત્કાર થશે એ આખી એક એમને એક સિદ્ધાંત સમજાયો હવે સિદ્ધાંત માટેનું સાધક શું છે તો કે ભગવાન તો ભગવાન કોણ કોની ભક્તિ કરવી પહેલાં તો એ આવે કોની ભક્તિ કરવી તો કે જે શુદ્ધ સત્વમાં જેમનું પ્રાદુર્ભૂત થયા છે જે જે દેવો શુદ્ધ સત્વના અધિષ્ઠાતા છે એમનું એ રીતના આવી રહ્યું છે આ

રજસ્તમસો મૂર્તાવપી ભક્તિકરણમ બ્રહ્મત્વા જ્ઞાન સાધકમ એટલે બ્રહ્મા અને શિવનું ભજન પણ કરી શકાય છે બ્રહ્મબુદ્ધિથી તો એનો ખુલાસો આપ્યો એ ખુલાસો હજી પણ ચાલુ જ છે પણ એટલે પ્રશ્ન મારો એમ છે કે અહીંયા સત્વમૂર્તિથી એટલે ભગવાન શ્રી કૃષ્ણ લેવાનું છે કારણ કે સાત્વિક દેવ તો વિષ્ણુ છે ને જે અહીંયા તો વિષ્ણુ ની વાત નથી ચાલી રહી હવે પછીના શ્લોકમાં હા તો પણ તો બાવીસમાં શ્લોક સુધી તો આ પરબ્રહ્મની વાત આવીને જ બાવીસમો શ્લોક જ્યાં આગળ પૂરો થયો એટલે જે શ્લોકની શરૂઆત ત્રેવીસ પંકજની ત્રેવીસમાં ની કરી સત્તમ રજત સમજિતિ એ ની ઉપર નો જે શ્લોક છે ત્યાં સુધી તો વાસુદેવ ભગવાન ની એટલે શ્રી ભક્તિ ની વાત આવી અને એ પુરુષોનો પ્રયત્નનો ક્યાં અંત છે તો એ ભગવાનની ભક્તિમાં એમાં આવી ગયું પછી આ ફરીથી આ દેવ ગુણાધિષ્ઠાતા દેવતાઓની વાત કેમ આવી એવું છે ને કે વાસુદેવ કે કૃષ્ણ આ બધા જે પ્રભુના નામો છે એ નામો જ્યારે આ વાત કહેવાઈ રહી છે તે વખતે તો કૃષ્ણ અવતાર થઈ ચુક્યો છે પણ કેવલ આ કાલના પૂરતી જ તો આ સિદ્ધાંત નથી ને આ સિદ્ધાંત તો સૃષ્ટિના આરંભથી ચાલી રહ્યો છે જે વખતે બ્રહ્મનો કૃષ્ણના રૂપમાં અવતરણ થયું નથી ત્યાં સુધી તો બ્રહ્મે જે ધારણ કરેલું વિષ્ણુ સ્વરૂપ છે એ જ મોક્ષદાયક દેવ તરીકે પ્રસિદ્ધ છે અને એની જ ઉપાસનાની પ્રણાલી પણ ચાલે છે પણ નામ તો દરેક જગ્યાએ સર્વત્ર જેમ હરિપદ છે કે કૃષ્ણ માટે વિષ્ણુ શબ્દ છે પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્યતે વગેરે એ નામ તો સદા સર્વદા પ્રકટ જ છે તો એના અનુરૂપ રૂપનું પ્રાકટ્ય ક્યારેક થયું હોય તો મેચ થઈ જાય ન થયું હોય તો પૂર્વ કલ્પમાં એ થયેલા અવતાર છે એનું સ્મરણ તરીકે લેવાય જેમ પ્રહલાદજી એ જ્યારે સ્તુતિ કરી છે તો ની સ્તુતિમાં સિંહજીને કૃષ્ણ તરીકે પણ કહેવાયા છે જબકી તે વખતે તો કોઈ કૃષ્ણ અવતાર નો કોઈ અતાપતા જ નથી એ તો બહુ ઓર પ્રાચીન ઇતિહાસ થઈ ગયો એટલે પણ એ જે અન્ય કલ્પ ની અંદર જે કૃષ્ણનું પ્રાગટ્ય નથી થયું એ પહેલા આપણે એમ કહું કે ચલો કૃષ્ણ તરીકે વિષ્ણુનું ભજન કરવામાં આવતું હતું પણ એ પરબ્રહ્મ તો ના જ ગણી શકાય ને કારણ કે આપણે એવું કહીએ છીએ કે જે પૂર્ણ પૂર્ણ રૂપે જે પ્રાદુર્ભૂત થયા છે એ તો તારા પ્રકલ્પની અંદર પ્રગટ થયેલા જ કૃષ્ણ છે તો પછી આ વાત ત્યાં આગળ મેચ કેવી રીતે થશે ભલે ન થાય વિષ્ણુ તરીકે તો ભજન છે ને બ્રહ્મબુદ્ધિથી એ એ જ જે તત્વ છે તે જ આ રૂપમાં પ્રકટ થયું છે પરબ્રહ્મ માનો કે ના માનો તત્વ તો એ જ છે ને કરી દેજે બહુ સ્પષ્ટ નથી થતી વાત ચાલુ કરવાનું સારસ્વત કલ્પમાં જે પ્રકટ થયા ઠાકોરજી ત્યાર પછી જ નિર્ગુણ ભક્તિનો પ્રકાર આવ્યો એ પહેલા નહોતો પુષ્ટિ ભક્તિનો પ્રકાર કૃષ્ણ ભક્તિનો પ્રકાર છે એ કૃષ્ણાવતારથી આરંભ થયો બાકી નિર્ગુણતા તો સર્વત્ર શાસ્ત્રમાં સર્વત્ર કહેલા જ છે એટલે પુષ્ટિ ભક્તિનો ત્યાર પછી થયો કારણ કે આગળમાં બી એક અધ્યાય પહેલામાં છે ને આપણે કેશવ જે નામ આવે છે ને ઠાકોરજીનું તે વખત મને પ્રશ્ન થયો કે કેશવ નો શબ્દ ક એટલે બ્રહ્મા અને ઈશ્વર એટલે શંકર તો ત્યાં બી બ્રહ્મા અને શંકર આવે છે પણ વિષ્ણુ નું નામ આવે છે તો વિષ્ણુનો કેશવમાં કે એટલે કોઈ ઉલ્લેખ નથી હોતો બ્રહ્મા બ્રહ્માને શંકરનો જ ઉલ્લેખ હોય તો મેં તો વિષ્ણુને તે વખતે પરબ્રહ્મ રૂપે એ ભજતા હતા બધા એટલે એ સમજ તે વખતે પણ હતી નથી એટલે તે વખતે આ પ્રકટ નહોતું થયું સ્વરૂપ એટલે આવી રીતે એનું વર્ણન છે એટલે બીજો આપણા વૈદિક વૈદિક માર્ગ છે એમાં એવો પણ એક એક માન્યતા છે ને કે આપણું જે છે એ વર્તુળાકાર જે આપણી ફિલોસોફી જે છે એમાં કોઈ જે અવતાર જે છે એની કોઈ નિશ્ચિત એવો ફ્રેમવર્ક નથી એટલે આમ વર્તુળાકાર કહેવાય છે અને જે બાકી ફિલોસોફી જે સીધી લીટી જેવી છે એટલે આપણે ત્યાં ક્યાંથી શરૂઆત કરીએ છીએ પછી ત્યાંથી પછી એનો કૃષ્ણ અવતાર તો કોઈક ને કોઈક રીતના આગળ આવી જ ગયો હશે એવું કહેવાય છે ને હા બરોબર પછી ત્યારે એ એમની સ્મૃતિમાંથી કૃષ્ણ ભક્તિ શું દૂર થઈ ગઈ હતી જે જે યશોદાનંદન કૃષ્ણ છે એની ભક્તિ કાળ એ વિસ્મૃત થઈ ગઈ હતી વળી પછી સારસ્વત કલ્પમાં એ પાછી આવી એવું છે કારણ કે જો આપણે નિત્ય ગણીએ કોઈ પણ માર્ગ કોઈ પણ દેવને કોઈ પણ અવતારને નિત્ય ગણીએ તો કોની સાપેક્ષમાં એ નિત્ય છે ને આગળ છે કે પાછળ છે એ આપણે કઈ રીતના ખ્યાલ આવે નિત્ય તો નિત્યનો મતલબ જે સર્વકાલમાં હોય તે અથવા તો કાલની ફ્રેમમાં જે ના આવે તેવું જે સર્વદા છે તે નિત્ય છે એમ સમજો હવે નિત્યતાનો મતલબ પ્રેક્ટિસમાં હોવું એવું કંઈ જરૂરી નથી પ્રેક્ટિસમાં ન હોવાથી એ અનિત્ય નથી બનતું એનું એક્ઝિસ્ટન્સ છે ધારો કે અત્યુગમાં શુદ્ધ સત્વની આ ભજન કરવાનું વાત કરે છે તો શુદ્ધ સત્વ પહેલા જે કલયુગ સમાપ્ત થયો હોય કે ધ્વાપર સમાપ્ત થયો તો એમાં તો એ એ કૃષ્ણનો અવતાર થઈ જ ગયો છે ને તો પછી એ જ્યારે બીજી સાયકલ આવી એમાં એ વિસ્મૃતિ કેમ થઈ ગઈ એમને કોને જે બી આ મુનિઓ છે એમને શુદ્ધ વિષ્ણુ જે આ તો હું એમના સંદર્ભમાં કહું છું પ્રીતિબેને જે કીધું ને કે ભાઈ શુદ્ધ તત્વ એટલે ગુણ સગુણ જે બ્રહ્મ છે એની વાત આવે છે તો ત્યારે કૃષ્ણ કેમ વિસ્મૃત થઈ ગયા એમ યશોદાનંદન કૃષ્ણ વિસ્મૃત નો પ્રશ્ન નથી પ્રભુ જે વખતે આ જાતના પરિવર્તન લાવે છે સૃષ્ટિમાં તે વખતે એને હું જ્ઞાન કરાવનાર શાસ્ત્ર વગેરે પણ તિરોહિત થઈ જાય છે એની પરંપરા પણ તિરોહિત થઈ જાય છે અચ્છા સો બેસી જાય છે તો બરાબર છે એટલે કલ્પક્ષય પુનઃસ્થાની કલ્પાદવ મેહમ જે ભગવાન કહે છે એ આખી એની પદ્ધતિ છે પ્રભુ નથી ઈચ્છતા કે તે વખતે આવું થાય તો બરાબર છે તો બેસી જાય છે એટલે જે આટલા બધા કલ્પ છે તો કોઈ એક જ કલ્પમાં આવતી વાત છે આ ભાગવતમાં એવું નથી મળે છે એવા કેટલાક સંકેતો કે મુખ્ય રૂપથી અહીંયા સાતવત કલ્પ છે એને લઈને અહીંયા નિરૂપણ થયેલું છે પણ એકદમ ચોક્કસ એવું ન કહી શકાય કે એટલું જ છે એનાથી શું ફરક પડે છે એટલે આજે વરાલ વરાકલ્પ ની વાત આવી ને તો એ છે તે મતાંતર ભાષાની વાત કરે તો મતાંતર ભાષા એટલે પરમત ભાષા જ કહેવાય ને તો એટલે એ વરા અવતારનું છે ને એ તે વખતે એ કલ્પને જે વરા અવતારનું વર્ણન જે છે તે કલ્પ ને મતાંતર ભાષા કીધી છે એટલે મેં તો કોઈ એક જ કલ્પની વાત હોય અને બીજા કલ્પની વાત કોઈ દ્વારા સાંભળી હોય એટલે એને મતાંતર ભાષા કહેવામાં આવી છે તો આ એક જ કોઈ એક કલ્પનું હોય કારણ કે એ યુગમાં આ સારસ્વત ની વાત છે કલ્પનો મતલબ ભાગવત નું અંદર આવતું બધું નિરૂપણ એ જ કલ્પનો એવો કઈ મતલબ ના ના એટલે વ્યાસજી જે વખતે લખી રહ્યા હોય તે કલ્પની વાત મુખ્ય બીજા બધા કલ્પની વાત એમના સમાધિની ચરિત્રની વાત કેવલ છે કૃષ્ણ ચરિત્ર જે છે મુખ્યતયા તે કલ્પ ને લઈને ચાલે છે એટલી જ વાત બાકી તો કલ્પ પણ પેદા નથી થયો એનું વર્ણન પણ આવે જ છે ને બધી જગ્યાએ હા હા જયજી પ્રેમ કરાવનારું તો એના વાંચન થી તો મારો એક એવો પ્રશ્ન હતો કે અમે ભાગવતજી કરીએ છીએ ને ત્યારે કે નવ નવમા સ્થાન સુધી આપણે જેટલી સ્તુતિઓ જોઈએ છે ને તો એમાં નારાયણ સ્વરૂપ કે વિષ્ણુ સ્વરૂપ ની જ સ્તુતિ આવે છે એમ ક્યાંય કૃષ્ણ ભગવાન ત્યાં ક્યાંય પ્રગટ થતા નથી એમ આજે જે એ પ્રશ્ન એ રીતનો ચર્ચાયો ને એટલે પૂછું છું કે એટલે તો પછી દસમા સ્કંદ પછી કૃષ્ણનું ત્યાં કને પ્રાગટ્ય બતાવ્યું છે તો પછી અમે ચર્ચા જે કરી હતી એમાં એવું એવું થયું હતું એમ નીકળ્યું હતું સાર કે કે ત્યાં સુધી હજી નવદા ભક્તિ નવદા ભક્તિ કે મર્યાદા ભક્તિ એમ એ રીતની અહીંયાની ભક્તિ છે એમ અને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા એટલે જે વ્રજના ભાવોથી એટલે ગોપોએ કે વાલોએ જેવી રીતે એમને સેવ્યા છે એ ભક્તિ પછી પ્રકટ થઈ છે એટલે અહીંયા સુધી એ ભક્તિ પ્રકટ જ નથી તો અહીંયા જે અત્યારે જે આ વિષય ચાલી રહ્યો છે ને તો ત્યાં સુધી હજી આ સત્વ રજ તમ એટલે સત્વ ભગવાન રૂપી જે વિષ્ણુ છે એનું જ ભજન કહેલું છે એટલે નવમા સ્કંદ સુધી એ રૂપે ભગવાનનું સ્વરૂપ આવી રહ્યું છે અને પછી દસમા સ્કંદથી ત્યાં કને આ જે પ્રેમ રક્ષણા ભક્તિ આપણે જે કહીએ છીએ એ રીતથી કૃષ્ણનું પ્રાગટ્ય છે તો ત્યાં પછી કૃષ્ણનું વર્ણન છે એવું એવું સમજી શકાય છે શિવા તો એમ કે છે કે સતદ રૂપો હરિત તથા જે જે અહીંયા નિરૂપણ ચાહે શિવ રૂપમાં હોય કે બ્રહ્મા રૂપમાં હોય કે તત્વગુણના અધિષ્ઠાતા વિષ્ણુ રૂપમાં હોય એ રૂપો હરિએ ધારણ કરેલા રૂપો છે એટલે હરિની કથા ચાલી રહી છે સર્વત્ર પ્રથમ આરંભ કરીને બારમા સ્કંદ સુધી આપણે એ જે ત્યાં કને જયારે સ્તુતિ કરી રહ્યા છે જેટલી વાર ગજેન્દ્ર ભગવાન ગજેન્દ્ર હાથીએ કરી છે કે પછી પ્રહલાદે કરી છે કે ધ્રુવે કરી છે કે જ્યારે જ્યારે ભગવાનનું વર્ણન છે ને ત્યારે ચતુર્ભુજ સ્વરૂપ એવી રીતનું જે સ્વરૂપનું પ્રાકટ્ય બતાવે છે તો એટલે ભલે એવું તો ખબર છે કે ભગવાને બધા જ રૂપ ધારણ કરેલા છે એમ પણ અહીંયા હજી ભગવાનની એ ભક્તિનો અધિકાર અહીંયા નથી મળ્યો આ ભક્તોને તો ત્યાં કને એમના માટે જે સ્વરૂપનું પ્રાકટ્ય છે એ સ્વરૂપ ત્યાં પ્રકટ થઈ રહ્યું છે ને પછી દસમા સ્કંધથી જે વ્રજભક્તોનો જે અધિકાર છે ત્યાં કને કૃષ્ણનું પ્રાગટ્ય છે એમ હા બરોબર તો ના એટલે એવું એવું સમજીએ આ આવી જે સમાપ અમે લાયા તો જે યોગ્ય છે બરાબર છે અમે સમજી રહ્યા છીએ બરોબર છે પણ આપણા માટે બરોબર નથી કેમ વ્રજભક્તને એ નથી ખબર કે આ જ ગજેન્દ્રના ઉદ્ધાર માટે પધાર્યા હતા કે આજ વરા બન્યા હતા આપણને તો હવે ખબર પડી ગઈ ને એટલે આપણા માટે સમજ ખોટી છે આપણા માટે હવે એ સમજ હોવી જોઈએ કે વરા બનનારા પણ એ જ કૃષ્ણ હતા ગજેન્દ્રના ઉદ્ધાર માટે પધાર્યા હતા એ પણ એ જ કૃષ્ણ હતા કે મહાદેવજી બન્યા છે એ પણ એ જ કૃષ્ણ છે એટલે સર્વત્ર કૃષ્ણકથા જ વર્ણિત છે જામનદાદાએ ભાગવત ચિંતન એટલે તો બંધ કર્યું ને એનું મુખ્ય કારણ જ આ છે કે આટલી કૃષ્ણ કથા થઈ નવમ સ્કંદ સુધી ને દસમ સ્કંદના જન્મ પ્રકરણ સુધી તો પણ ખોટી માર્ગીઓ એ ન સમજી શક્યા કે આ કૃષ્ણ કથા છે કે કંઈક બીજી કથા છે અત્યાર સુધી બધા લોકો એમ જ સમજ્યા કે ક્યારે કૃષ્ણ કથા આવશે એટલે માથું કૂટ્યું શામુદા કે આ બંધ કરો ચોપડાવે આ પ્રશ્ન મને ઘણા ટાઈમ થી હતો એટલે પછી અમે હમણાં બે ત્રણ વખત જ્યાં થયું ત્યારે આવ્યો એટલે ભાગવતાસ ના આરંભમાં છે મહાપ્રભુજી આ વાતનો ખુલાસો કરી દીધો ભાગવત પદનો શાસ્ત્રનો અર્થ શું છે એ નામનો શું અર્થ છે પ્રત્યેક અક્ષર છે એ કૃષ્ણનું નિરૂપણ કરનારો છે એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી ભાગવત ન સમજી શકાય બરાબર એટલે એ થોડુંક જે એવું એટલે આપણા માટે તો આપણે સમજીએ જ છીએ જે પણ જે કૃષ્ણનું એટલે જે સ્વરૂપ પ્રાકટ્ય જે થઈ રહ્યું છે ને ત્યાં કને એમના માટે તો એ એ એ ભક્તો માટે જે સ્વરૂપની જરૂર છે એવું એમના અધિકારથી ત્યાં કને એ સ્વરૂપ પ્રકટ થઈ રહ્યું છે એમ ત્યાં એ એ ભક્તને તો એવું નથી લાગતું કે આ કૃષ્ણનું પ્રાગટ્ય છે જે છે આપણા આધુનિક ભક્ત આપણે આપે કહ્યું કેવી રીતે નથી સમજવાનું એ તો બરાબર છે જે પણ આ જે પ્રહલાદ કે ધ્રુવ જે કહીએ છીએ એને તો એવું નથી સમજાઈ રહ્યું ને કે આ કૃષ્ણનું સ્વરૂપ અહીંયા પ્રકટ થયું એના માટે તો એ એ જ બ્રહ્મરૂપ જે છે એ જ પ્રકટ થઈ રહ્યા છે ને એ હું જાણવા માંગુ છું એવું છે પ્રહલાદને નથી ખબર કે કૃષ્ણ નૃસિંહ બન્યા છે કે બલીને નથી ખબર કે કૃષ્ણ છે વામન બન્યા છે આપણને બધી ખબર છે આપણા માટેની હોવી જોઈએ કે પ્રથમ સ્કંદમાં મંગલાચરણ થાય છે ત્યાંથી શરૂ કરીને કૃષ્ણ જ કૃષ્ણ છે સર્વત્ર હા દીદી અને બીજું આ પચીસમાં શ્લોક જે ચાલી રહ્યો છે ને એમાં પ્રશ્ન છે કે જેઓ તેઓને જે અનુસરનારા છે તેઓ અહીં કલ્યાણ પ્રાપ્ત કરવા યોગ્ય થયા છે તો અહીં અલકાબેન જે એમના જે મુનિઓ છે ને એમના સેવકોની વાત કરી એમ તો એ અહીંયા સેવકોની વાત આવી રહી છે કે નથી આવી રહી એ જાણવું છે કારણ કે અહીંયા જો શ્લોકનો અનુવાદ કરીએ તો એવું સમજાઈ રહ્યું છે કે જેમને એટલે વિશુદ્ધ સત્વરૂપ ભગવાનનું ભજન કરેલું તો જેવો તેઓને એટલે જેવો કોણ તો કે મુનિઓ અને તેઓને એટલે કે ભગવાનને અનુસરનારા છે તેઓ અહીં કલ્યાણ પ્રાપ્ત કરવા યોગ્ય થયા છે એમ તો એમને પાછળ અહીંયા જે નીચે શ્લોક પૂરો થાય છે ને ત્યાં એવી રીતે છે કે જેઓ તેઓને અનુસરનારા છે એટલે જે તેઓના સેવકો છે અથવા તેમના માર્ગમાં રહેલા છે તો અહીંયા તેઓથી બે વસ્તુ આવી શકે છે જે કે મુનિઓના સેવકો કે પછી અહીંયા ભગવાનના સેવકોની જ વાત કરી રહ્યા છે એ સ્પષ્ટ નથી થતું જે ભગવાનના સેવકો તો ન હોય ને કેમ કે અહીંયા તો બહુવચન છે તાન તાન અનુ એટલે જે તેઓને અનુ એટલે અનુસરે છે એના પાછળ છે પશ્ચાતગામી એટલે મુનિઓના સેવકની જ અહીંયા વાત છે અથવા સન્માર્ગ વર્તીનો વા એટલે મુનિઓના માર્ગને અનુસરનારા હાજી હમ હમણાં આપણે એમ કહ્યું કે ભાગવત નો અર્થ એમ થાય છે કે ભાગવતની અંદર જે કંઈ પણ લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે એ કૃષ્ણની જ લીલાઓ છે એટલે જેટલા કંઈ પણ ચરિત્ર છે એ ભગવાન શ્રી કૃષ્ણના છે એમ સમજવું હવે અત્યારે આપણે આ ટોપિકની અંદર સત્વગુણ અધિષ્ઠાતા દેવના ભજનની વાત ચાલે છે એટલે આપણે એમને વિષ્ણુ લઈએ તો યદી કોઈ વ્યક્તિ વિષ્ણુને વિષ્ણુનું ભજન કરી રહ્યો છે હવે આપણી સોચ તો એવી છે કે એ પરબ્રહ્મ છે પણ એ તો વિષ્ણુને જ પરબ્રહ્મ સમજી રહ્યો છે તો ફળ ફળ રૂપે એને વિષ્ણુની પ્રાપ્તિ થશે એમ છે હા વિષ્ણુની જ થશે તો તો હવે કોઈ વ્યક્તિ હજી ખરેખર વેદની અંદર જે પરબ્રહ્મ કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે એનું ભજન કરે અને એક આ તત્વગુણના અધિક થતા વિષ્ણુનું ભજન કરે તો એ ફળભેદ તો થઈ ગયો કે ના થઈ ગયો છે થયો જ તો પછી એવું કેમ એને એકરૂપ કેમ કહ્યું છે તત્વ દ્રષ્ટિથી ભલે એક છે પણ ફળની દ્રષ્ટિથી તો ભેદ પડી જ રહ્યો છે એ તો પડે તો પછી કેમ એવું કહી શકાય કે આ બધી ભગવાન આપણે એવું સમજવું જોઈએ કે મારા બધા મારા ભગવાનની જ લીલા છે આપણે શું આપણે એવું હા એટલે તો આપણે કહ્યું કે આપણે શું કહો એવો ભેદ જોવો જોઈએ કે આ કોઈ વિષ્ણુનું ભજન કરે છે કે કોઈ કે ભરત કૃષ્ણની વાત તો દસમા સ્કંદથી આવે છે બધી જ વાત કૃષ્ણની છે તો ફલરૂપે પછી કૃષ્ણ તો પ્રાપ્ત નથી થઈ રહ્યા ને તો શું થયું તો થલમાં ભેદ થઈ ગયો ને તો પછી એક તમે તો આવી જ રહ્યું છે ને જે જે ભલે ને આવ્યું એમાં શું વાંધો છે તો હું એ જ પૂછું છું ને કે અચાનક આ વાસુદેવની જગ્યાએ સત્વગુણના અધિષ્ઠાતા નું ભજન કેમ આવી ગયું વાસુદેવની ભક્તિનો પ્રસંગ અહીંયા ચાલી રહ્યો છે આ બીજા અધ્યાયમાં અને વિષ્ણુના ભજનની વાત કેમ આવી ગઈ પછી બ્રહ્માની અને શિવના ભજનની પણ વાત આગળના શ્લોકમાં આવે છે એ તો કહ્યું ને કે ભાઈ એવો નિયમ ક્યાંથી તમે કાઢ્યો બ્રહ્મા અને શિવના ભજનથી આ ફલની પ્રાપ્તિ કેમ ન થઈ શકે તો બતાવી રહ્યા છે કે ન થઈ શકે કે આગળ વિષય આવશે એટલે સ્પષ્ટ થશે કે શા માટે ન થઈ શકે એટલે નથી થતી ને આજે વાસુદેવ ભગવાન તો પ્રસન્ન ના થાય ને એનાથી જે કોનાથી વિષ્ણુના ભજનથી કે ભજન થી કઈ કૃષ્ણ તો પ્રસન્ન નથી થવાના ને તો કૃષ્ણની ભજન કરીશું તો જ પ્રસન્ન થશે ને કૃષ્ણની પ્રાપ્તિ કૃષ્ણના ભજનથી થશે પણ કૃષ્ણને વિષ્ણુ રૂપમાં બચશે તો વિષ્ણુ પ્રસન્ન થશે વિષ્ણુ જ પ્રસન્ન થશે હું એ જ કહું છું કારણ કે અત્યાર સુધી બાવીસમાં શ્લોક સુધી એ વાત આવી કે આપણો ધર્મ કે આપણું જ્ઞાન એવું હોય હોવું જોઈએ આપણી કથામાં શ્રવણ એવું હોવું જોઈએ કે જેનાથી વાસુદેવ ભગવાન પ્રસન્ન થાય હવે જો હવે જો એ જે પ્રસન્નતા છે એ ભગવાનની પ્રસન્નતા પણ છે જ કેમ કે ભગવાન એમ ચાહે છે કે કોઈ મોક્ષકામી વ્યક્તિ છે એ અગર મારા વિષ્ણુ રૂપનું ભજન કરી અને મોક્ષ પ્રાપ્ત કરે તો મને ખુશી થશે હું એને વિષ્ણુ રૂપથી મોક્ષ આપીશ પ્રભુની પ્રસન્નતા છે એમાં પ્રસન્નતાના પ્રકારો છે હા એટલે હવે દરેક જગ્યાએ આવું વર્ણન આવે ત્યારે એવી રીતે સમજવું આમાં જેમ કહ્યું ને કે કલ્પંતે આજ્ઞા કરી રહ્યા છે કે તેપી ક્ષેમાય સ્વરૂપાનંદાય કલ્પંતે એમને ક્ષેમ પ્રાપ્તિ થાય છે ક્ષેમ મળે છે એનો મતલબ શું કે એને સ્વરૂપાનંદ પ્રાપ્ત થાય છે સ્વરૂપાનંદનો મતલબ કયો ભગવત સ્વરૂપનો આનંદ નહીં પરંતુ જીવ સ્વરૂપનો આનંદ છે બરાબર છે હમ એ કેટલું ક્ષુદ્ર ફળ છે પણ એવું ફળ જયારે જીવો પ્રાપ્ત કરે છે ત્યારે ભગવાન ભગવાનને પ્રસન્નતા થાય છે હા એની જેવી પાત્રતા એનું તો પાત્ર ભરાઈ ગયું આટલાથી તો એને આનંદ આનંદ થઈ ગયો આગળ છે કોઈનું અહીંયા જે કહ્યું ને કે ભગવાન અને અધુક્ષર આ જે બે પદ મૂળ શ્લોક માં લીધા તો એમાં અનુક્રમે બ્રહ્મરૂપપણું અને અલૌકિક રૂપપણું એમ કહ્યું એટલે ભગવાનથી બ્રહ્મપણું અને અધોક્ષ જે પદથી અલૌકિક રૂપપણું અનુક્રમે કહેલા છે બીજા આ વાત ના સમજાય એટલે આ શું કે સમજાવવા માંગી રહ્યા છે અહીંયા એના ખ્યાલ સમજાવો રત્નાબેન નો હતો અલકાબેન તમે સમજાવો તમને પ્રશ્ન છે છે હેલો હા છે હા બોલો તમને પ્રશ્ન છે હા બ્રહ્મરૂપ પડું ને અલૌકિક રૂપ અનુક્રમે કહેલા છે એટલે એ ભગવંતમ અધુક્ષજમ એ એ ભગવાનનું જે રીતે કહેલું છે કે રૂપ પડું ને અલૌકિક રૂપ એમ એજ એમને ન સમજાયું કે એમાં એવી શું વાત આવી ગઈ કે ભગવાન એટલે બ્રહ્મ અને અધોક્ષ એટલે અલૌકિકતા એટલે વિશુદ્ધ સત્વરૂપ ની વાત કરવી છે ને જગ્યામાં ભગવાન એટલે જે ષડૈશ્વર્ય સંપન્ન છે તે એની જડેશ્વર ઇક્વિવેલન્ટ ટુ આનંદ એ બ્રહ્મતા બતાવી એની અને અધોક્ષજતા એટલે ભગવાન ઇન્દ્રિયાતીત છે એટલે લૌકિક આપણા ઇન્દ્રિયોથી કે બુદ્ધિથી ગમે નથી એ સમજાવવા માટે અધોક્ષજ કહ્યું એની ભગવંતમ અધોક્ષજમ બ્રહ્મરૂપતામ અલૌકિક રૂપતાંચ એના માટે બે પદના પ્રયોગ કર્યા એમ સમજવાનું પછી આ ઉપર એવી નથી સમજાતી કે મનન સુધીના પદાર્થોનું આચરણથી તત્વ કહેલ એટલે નીચે તેનું કાર્ય કહેવાથી અનુમાનથી અનુમાનથી જણાવેલું છે તેવો અર્થ છે મુનિપદ નો પ્રયોગ કર્યો ને અથ અગ્રે મુનયો ભેજી રહે આ રીતે સતયુગની અંદર મુનિઓએ આવી રીતે ભગવાનનું ભજન કર્યું તો મુનિઓ પદનો પ્રયોગ કેમ કર્યો તો એમ કે કેવલ પોલુના બેલની જેમ એમણે અનુકરણ નથી કર્યું પરંતુ જે કર્યું છે એ પદાર્થનું અનુષ્ઠાન જે કર્યું છે મનનપૂર્વક કરેલું છે અને એનાથી એમની અહીંયા તત્વનિષ્ઠા સમજાય છે હા એને ગમે છે હલો હા એ શોખ છે હા કોઈ પાકિસ્તાની આવી આમાં એ જે મનન સુધીના પદાર્થોનું આચરણ જે સત્વ કહેલ છે તો એમાં એમ કહે છે કે એ મનન કરતા પહેલા એમની એ ભજન કરવાની યોગ્યતા નથી એનો અર્થ એવો થાય એટલે મનન મુનિઓ થઈને મનન કર્યા પછી એમણે ભજન કર્યું હતું તો એ પહેલા ભજન કરે તો એની યોગ્યતા ન કહેવાય સત્વ ન થયું હોય એમ કહેવાય નહીં કહેવાય ન કહેવાયનો પ્રશ્ન નથી પણ આ જે પૂર્વ પરંપરાને બતાવી રહ્યા છે એ એમની ક્વોલિટી બતાવી રહ્યા છે એમનું જે ભજન છે એ મનનપૂર્વક નું છે જ્ઞાનપૂર્વક નું છે અને એ એમની સાત્વિકતા બતાવે હતી તો જેનું ભજન કરે છે તેના જેવા એ થઈ જતા હોય છે તત્વના તત્વ અધિષ્ઠાતાનું ભજન કરે છે તો ભજન કરનારા પણ સાત્વિક થઈ જાય છે એ વાત અહીંયા બતાવી એટલે એમને હા અને જે બીજું આ જે સેવકોને મોક્ષ પ્રાપ્ત થાય એમને જે અનુસરનારા છે તો એ આપણે આગલા શ્લોકમાં જે મહાપુરુષોની સેવાનું જે લખ્યું હતું મહાપુરુષ એ પ્રમાણે જ ને એમને એ પ્રમાણે હા જી સત્વ શબ્દ છે એ અહીંયા મુનિઓ માટે પણ વપરાયો છે અને ભગવાન માટે પણ વપરાયો છે જે એવું છે જે કારણ કે અહીંયા એમ કહ્યું મનન સુધીના પદાર્થોનું આચરણથી સત્વ કહેલ છે અને એ જ સત્વમ શબ્દ પાછો અહીંયા ભગવાન અને અધોક્ષજ એ એની આગળની લાઈનમાં પણ એ સત્વ સાથે સત્વ છે એ તો ભગવાન માટે જ કહેલો છે પણ મુનિઓની અંદર પણ સત્વ નિષ્ઠા છે એ મુનિપદના પ્રયોગથી સમજાય છે એમ શ્રી મહાપ્રભુ એટલે વ્યાખ્યામાં જે છે એ મુનિઓ માટે કહેલું છે એટલે જે અહીંયા એમ કહ્યું છે કે એમ બે શબ્દો સાથે એક વિભક્તિમાં મૂકેલ છે એવું છે જે ક્યાં છે મુખ્ય છે એમ જણાવવા માટે સત્વમ એમ બે એ બે શબ્દો સાથે એક વિભક્તિમાં મૂકેલ છે ઉપાધિ ક્યાં છે એટલે સત્વ બેવ માં મુનિઓતે પણ વપરાયું ને અહીંયા ભગવાન માટે પણ કહ્યું એમ ના એ તો ભગવાન અને અધોક્ષ માટે છે એટલે ભજન કર્યું અગ્રે એટલે સતયુગ સતયુગમાં તો સતયુગમાં મુનિઓએ ભજન કર્યું કોનું કર્યું ભગવાનનું કર્યું ભગવાન કેવા જે અધોક્ષત છે તે સમજમાં આવ્યું ને તો અધોક્ષ જ ભગવાનનું એમણે ભજન કર્યું અને વિશુદ્ધમ તત્વમ ભગવંતમ અધોક્ષજમ આ બધા ભગવાનના વિશેષણો છે શા એમ કહ્યું વિશુદ્ધમ સત્વમ કેમ કે તત્વ તો મિશ્ર તત્વ છે એ બ્રહ્મા અને શિવની અંદર પણ છે તો એવા અધોક્ષજ ભગવાનનું એમણે ભજન નથી કર્યું કે જેમાં મિશ્ર તત્વ હોય તો જે વિશુદ્ધ સત્વ સ્વરૂપ છે એવા અધોક્ષજ ભગવાનનું એમણે ભજન કર્યું એનાથી એમણે એ સૂચિત કર્યું ભાગવતકારે કે આ એ મુનિઓની વાત થઈ છે કે જેમણે બ્રહ્મા અને શિવને ભજ્યા નથી પરંતુ કેવલ વિષ્ણુને જ ભજ્યા છે આ જે સત્વમ જે છે એ ભગવાનના માટે પ્રયોગમાં આવેલા છે વિશેષણ પહેલી લાઈનમાં એવું લખેલું છે કે પોતાના માટેના ભજનમાં ભગવાનનું જ ભજન કરેલું એટલે પોતાના માટેના ભજનમાં એટલે શું લેવાનું એટલે એમણે આત્માર્થ માટે ભજન કર્યું એમ આત્માર્થમ ભજને ન ભગવંતમ એવ ભેજીએ એટલે મુનિઓએ આત્મા માટે ભજન કર્યું અને એમણે એ વાત જાણ્યું કે આત્મા તો ભગવાન છે એટલે એમણે ભગવાનનું જ ભજન કર્યું દીદી અહીંયા લખ્યું છે ને કે પાછળથી પાછળ શબ્દથી અજ્ઞાન દશામાં તેવું ભજન કર્યું ન હતું એમ જાણવું તેવું ભજન એટલે હા અહીંયા જે છે કીધું છે ને પાછળ શબ્દથી અજ્ઞાન દશામાં તેવું ભજન કર્યું ન હતું એમ જાણવું તો તેવું ભજન અજ્ઞાન દશામાં એ નથી ખબર પડતી હેલો હેલો હા એટલે વિશુ જે સત્વરૂપનું ભજન કરેલું નહોતું પાછળથી પાછળથી શબ્દથી અજ્ઞાન દશામાં કેવું ભજન કર્યું એટલે પહેલા એ અજ્ઞાન હતા પહેલા એમને આ ભજન કર્યું ન હતું હા એટલે એટલે અહીંયા મૂળમાં જે અથપદ છે ને એની વ્યાખ્યા કરી રહ્યા છે અથનો એક અર્થ થાય છે આનંદ કરીને એક પછી એક એમ આના પછી આમ અથ પ્રાત સંધ્યા ઉપાસિત અથ મધ્યાહન સંધ્યા ઉપાસિત એમ સવારની સંધ્યા પૂરી થઈ ગઈ તો હવે એના પછી ધ્યાન કરો એમ તો અથ અગ્રે એમ એમાં અથ નો પ્રયોગ છે એના માટે આ કહ્યું છે કે આ બધા મુનિઓ છે મુનિઓએ ભજન કર્યું છે એટલે મનનપૂર્વક કરેલું છે એમનું ભજન એમનું ભજન મનન રહિત કેવલ અજ્ઞાનવશ કરેલું છે એમ નહીં એટલે એમણે બ્રહ્મા અને શિવને એવોઇડ કરીને વિષ્ણુ ઉપર પસંદગી નાખી છે એ કોઈ અજ્ઞાનનું કાર્ય નથી મનનશીલ મુનિઓએ આ કરેલું છે જ્ઞાનપૂર્વક કરેલું છે હાજી સમજાય હવે શું કરશું હવે તો પૂરું થઈ ગયું છે સારું આજે અહિયાં રાખીએ અષ્ટ હાજર છે ધનવત પ્રણામ બે ત્રણ જન્મ આપણે બધાએ લેવા પડશે એવું લાગે છે સારું